ચોપડાના હિસાબ આ સંસાર તો સમજવા જેવો છે આ કાકા શું છે મામા શું છે ધણી શું છે બૈરી શું છે એ તો ચોપડાના હિસાબ છે પણ એ તો જાણ્યું જ નહીં જો જાણે તો તો હિસાબ જ ચોખ્ખો કરતો જાય અને આ તો જાણે નહીં એટલે પછી એક હિસાબ ચૂકતે થાય ને બીજો હિસાબ વધારતો જાય અને મામાનો હિસાબ બાકી હોય તો કોઈ પણ નિમિત્તે હિસાબ ચૂકતે થયા વગર રહેવાનો નહીં ને જગત દુઃખ ભોગવવા માટે નથી સુખ ભોગવવા માટે છે જેનો જેટલો હિસાબ હોય તેટલું થાય કેટલાક એકલું સુખ ભોગવતા હોય છે તે શાથી કેટલાક એકલું દુઃખ જ ભોગવતા હોય છે એ શાથી પોતે એવા હિસાબ લાવ્યો છે તેથી આ સમાચારોમાં રોજ આવે કે આજે ટેક્સીમાં બે માણસોએ આને લૂંટી લીધા ફલાણા ફ્લેટના બાઈ સાહેબને બાંધી લૂંટ ચલાવી આ વાંચીને આપણે કંઈ ભડકવાની જરૂર નથી કે હું એ લૂંટાઈ જઈશ તો આ વિકલ્પ એ જ ગુનો છે એના કરતાં તું તારે સહજમાં ફર્યા કરને તારો હિસાબ હશે તો લઈ જશે નહીં તો કોઈ બાપોએ પૂછનાર નથી ભોગવે એની ભૂલ માટે તું નિર્ભય થઈને ફર આ પેપરવાળા તો લખે માટે આપણે શું બી જવું આ તો થોડા ઓછા પ્રમાણમાં ડાયવોર્સ થાય છે એ સારું છે છતાં વધારે ડાયવોર્સ થવા માંડે તો બધાને શંકાને સ્થાન મળે કે આપણે ડાયવોર્સ થશે તો એક લાખ માણસ જે જગ્યાએ લૂંટાય ત્યાં તમે ડરશો નહીં તમારો કોઈ બાપોએ ઉપરી નથી આપણને કોઈ જોશીએ હાથ જોઈને કહ્યું હોય કે ચાર ઘાતો છે તો ચાર ઘાતોમાં આપણે ચેતતા રહેવું જોઈએ હવે આમાંથી એક ઘાત ગઈ તો આનંદ માનવો કે સિલ્લકમાંથી એક ઓછી થઈ તેમ અપમાન ગાળો એવું બધું આપણી પાસે આવે તો આનંદ માનવો કે સિલ્લકમાંથી એક દુઃખ ઓછું થયું પણ આ તો અવસ્થામાં ચોંટી રહે છે એ ના હોવું જોઈએ કોઈની જોડે હજાર ગાળોનો હિસાબ હોય તો એ એક ગાળ આપે તો આપણે એમ કહીએ કે હજારમાંથી એક તો ઓછી થઈ હવે નવસો નવ્વાણું ગાળો બાકી રહી પેલો બોજો રહે છે કે મને કેમ ગાળ આપી તે ના હોવો જોઈએ અને જો તમારા દુઃખો દાદાને સોંપી દો તો તો કામ જ નીકળી જાય અમે આખા જગતના દુઃખો લેવા આવ્યા છીએ જેને સોંપવા હોય તે દાદાને સોંપી જાય આપણે દાદાને કહીએ કે દાદા અમે તો પહેલેથી જ ગાંડા છીએ માટે હવે તમે હાજર રહો એટલે દાદા આવે જ માન વખતે જેમ આનંદ રહે છે તેમ અપમાન વખતે આનંદ હાજર રહેવો જ જોઈએ અપમાન વખતે આનંદ સાથી હાજર નથી રહેતો અપમાન વખતે આનંદ હાજર રહે જ એવું નહીં કહેવાથી એ હાજર નથી રહેતો માટે આપણે રહે જ એમ કહીએ એટલે રહે પણ એ તો ખ્યાલ નથી રહેતો એવું કહે તો પછી એ ખ્યાલ શી રીતે હાજર રહે મહી આત્મામાં અનંત શક્તિઓ ભરી પડેલી છે નક્કી કરે એવું થાય એમ છે આ સંસારમાં સુખ નથી એવો હિસાબ કાઢેલો કે તે હા દાદા જેને આ સંસારના ચોપડાઓનું સરવૈયું કાઢતા આવડ્યું એને મોક્ષની તીવ્ર ઈચ્છા થાય ચોપડા જોતા ના આવડે તો એ મોક્ષની તીવ્ર ઈચ્છા તો હોય જ આ સર્વૈયું કાઢે ત્યારે જ સમજાય કે શામાં સુખ છે બાપ થવામાં સુખ છે ધણી થવામાં સુખ છે